પૂરો તમારો નિકાલ થઈ ગયો બીજો દાખલો આપું આપણે એક રૂમમાં બેઠા બેઠા શુદ્ધાત્મા ધ્યાન કરીએ છીએ રૂમમાં બેઠા બેઠા અને બાયણા ઉપર કોઈ ઓનોન કર્યું એટલે તમે શું સમજી જાઓ અંદર બેઠા બેઠા કોણ આવ્યું કે સમજી જાઓ બહારની વ્યક્તિ આવી બહારની વ્યક્તિ ફાઇલ નંબર તમે I don't know what you want say પણ ફાઇલ નંબર આટલામાં આવ્યો સમ ફાઇલ કેવી રાઈટ સમ ફાઇલ આવી ગઈ છે ફાઇલ આવી ગયા ફાઇલ આવી કોઈ કયા નંબર શું ખબર પડે બારણું ગાઈએ ત્યારે ખબર પડે હો બારણું ગાઈએ ત્યારે આપણે જોડીએ હો આ તો ફાઇલ નંબર પચાસ એટલે આ સુરેમાન તું શું આવ્યો છું તો અહીંયા આગળ આપણી જોડે દુકાન હોય અનાજ કન્યા પચાસ નંબરની ફાઇલ હોય સુરેમાન કહે સાહેબ ત્રણ કોસરા ખાંડ આપ્યા છે તમારે માતાજી પૈસા આપતા નથી એટલે આપણે જાણે આ સંભાળ નિકાલ કરવો પડશે આ માતાજી પૂછે કેમ નથી આવતા કે એક કોથળો એસી રૂપિયા ભાવ બધા લખી લાવ્યો એટલે બસો ચાલીસ રૂપિયાનો ઝઘડો છે આપણે ટેબલ ટેબલ આગળ ખુશી લાયક બેહારી અને કહી દે કાયમ ના ખરા આમ તેમને સમજાવી મારો ભાવ મોઘો થઈ ગયો છે તે મેં વધારે લખ્યા છે ગમે તેમ તારે થઈ ગયો પણ આ નિયો લઈને આપડે કાયમ સંબંધ રહ્યો એટલે જનતે શરમાઈ કરીને એને એકસો વીસ રૂપિયા બસો ચાલીસ બદલે આપી અને ઊંચો મૂકવાનો છે સમજાય ને અને પછી જતો હોય તો આપડે કેવું સુલેમાન ખુદ દુઃખ નહીં હોય અને નહીં થાય નહીં થાય આપડે થઈ ગયું એનું દુઃખ ના થાય એ જોવાનું એમ દુઃખ થાય બસો ચાલીએ પૂરા બરાબર ને હવે આ સંભાળો નિકાલ કરવાનો દાખલો થઈ ગયું બરોબર પછી આગળ જઈએ હા પછી એ પાછો સુલેમાન સુલેમાન પાછો આગળ બેસે ઘરે છેટે એક કોથળા ત્રણ આપેલા તો લેવા ગયો પૈસા ત્યાં આગળ એ તો સાહેબ મારે કોથળાના પૈસા આપો ફાળના સાહેબ કહે છે ત્યાં ભાવ વધારે લખ્યો છે કઈ નહીં આપણું કચરો મૂળ કિંમતે નહીં આપી જ્યાં ગયા તું મને ઓળખતો નથી કે છે સાહેબ આપ તો કોંગ્રેસ ના બહુ મોટા માણસ છો પણ મારે ભાવ તો લેવો પણ ભાવ મારે વધી ગયા છે કોંગ્રેસ ના માણસ હતા ને એટલે મનમાં ખુમારી પેલા ડફડાય ડફડાય કરી નાખ્યું શનિયો કઈ સારો પડ્યો શનિયો નક્કી કર્યું ભાઈ પૈયે પૈ લેવી સાહેબે જાણ્યું કે હું નીચે ફેંકીશ ક્રોધમાં ગુસ્સામાં એટલે નહીં લે હતી હજુ પૈસા શું કહ્યું સાહેબ ફેંક્યા હુકમ હે હું એને પેટ ચાલુ પડી ગયો નથી પેલા પૈસા આવી ગયા અરે હું કહે પણ પેલા આવી ગયું તારું સાહેબ ક્યાં હુકમ હે હું તારે જોઈ લઈશ એમ સાહેબ મેં બી દેખલું લાગે સરિયો જીતે નો સરિયો ગમે ત્યાં ગમે તેવું બોલી ઉભો રે એટલે આપડે એમ નિકાલ કરી નાખવો છે પૈસા પૂરા આપ્યા ને વેર વધારી શું કર્યું આપડે વેર નહીં વધારવા સગત સચિવ માં પ્રેમ થી બંધાયેલું હતું અત્યારે વેર થી બંધાય છે માટે વેર ના થવા દેશે વેર ના માટે પચીસ પાંચ પચાસ લગી જતી વેર ના સમજ ભાઈ વેર ના બંધાય એવું આપડે જોતા રે ફાવે ના ફાવે તમે હા ફાવે તમારે હા થઈ ગયું આ ચાર આજ્ઞાઓ થઈ હમણાં કઈ અઘરી હોય છે હવે પાંચમી આજ્ઞા આપું છું પાંચમી આજ્ઞામાં બેંકમાં ખાતું સિદ્ધાર્થના નામનું છે તમારા નામનું ભરતના નામનું છે સિદ્ધાર્થ ભરત નામનું છે ભરતના નામનું ભરતના નામનું છે સિદ્ધાર્થના નામ પર નહીં ફ્લેટ ફ્લેટ રહેવાનું બ્લોક કરવા રહેવાનો છોકરા બધું છે <laughs> ગમે ત્યાં અજ્ઞાની હોય ત્યારે વ્યવસ્થિત નાના નીકાળે ને નાના ની નાના નીકાળે છે ને એટલે નામ આપેલું લઈ લીધું નામ પર કર્યું જપ્તી માં શું નામ પર બંગલા બંગલા બધું જપ્તી માં એટલે આ બધું ગયું આપડે હવે આપડે કયો ચોપડો રાખવાનો શુદ્ધાત્મા ચોપડે કોઈ ના જાય જોવા બધું વ્યવસ્થિત કયો અલગ છે અને આપડે કયા ચોપડે નહીં શુદ્ધાત્મા નો ચોપડો બાંધવાનો એમાં લખ્યો શું કારણ કે જેટલી તમે આજ્ઞા પાડશો એટલું નહીં તમે થયા જેટલા પ્રમાણમાં જેટલી આજ્ઞા પાસે એટલું મેં જમે થઈ જશે સમજ ને અને બીજું હું જ્યાં કઈ હોઉં અહીંથી બસો પાંચસો માઇલ છે તો ત્યાં એને દર્શન પણ કરી જવામાં શું કહ્યું સમજ ને કારણ મુક્તિ જોઈ હે ચિંતા ના થાય એવું જીવન રે અને બધી રીતે તમને ગેરંટી આપીએ છીએ તો તમે તમારે લાભ લેવો જોઈએ એટલે અમને ભેગા થાય કે આપણા સારી રકમ તમે થાય અને ત્રીજું આ સત્યનારાયણ સિંહના પુસ્તકો છે તે ફ્રી ઓફ કોસ્ટ અપાય છે તે તમને મળે એ વાંચવા લેવા બીજા તમારે નવા છપાય તે તમારે કાગળ લખીને મંગાવી લેવા અહીં સંઘનું છે શું એટલે પુસ્તકો આપણે તો ફ્રી ઓફ કોસ્ટ છે એક જ એક જ એવું છે જે માસિક કેવાય છે માસિક એટલે દર દર મહિને એક આવે આવે તે અમારી મારી સ્પીચ બધી એમાં આવે છે ફ્રેશ એટલે ફ્રેશ છે તો અહીંયા અમેરિકામાં ઘણી જગ્યાએ આવે છે એ માસિક તમારે જો જોઈતું હોય તો બંધાઈ દેવાનું એના ફક્ત પૈસા આપવા પડે એના ફક્ત માસિક ના પૈસા તમારે આપવાના બાકી બીજા પૈસા ફ્રી આપવા એટલે માસિક આવે તો રોજ તમને ફ્રેશ તમે વાણી હવે પછી ક્યાં સુધી આવ્યું બસ અહીં સત્સંગમાં આવો પાંચમી આજ્ઞા ચાલતી હતી પૂરી થઈ ગઈ એટલે સત્સંગ માં આવો એના એ રહ્યું પણ હા સત્સંગમાં આવો એવું જમે થાય હવે કાલે પંદારે અહીંયા અમે બે પંદારે છીએ અવશ્ય આવજો થોડી વખત અમે તમે વખત મારે બહુ કામ છે તો હું તમને પાંચ કલાકમાં જવા દઈશ સમજ પડે ને અને ટાઈમ હોય તો બેસજો હજુ કાલે રવિવાર છે ને બોલે કાલે રવિવાર છે તો રજા નો દિવસ છે કાલે લાભ સારી રીતે અમારે કામ કરવાનું આજે રવિવાર છે કાલે કાલે રવિવાર છે પણ એમને રવિવારે કામ હોય ના એમ નઈ પર બીજા અને જેને અનુકૂળ હોય ને તે છોડશો નહી અને આડે પણ આઈને હોજના આઈને દર્શન કરી પણ આડે કરી દેજો ફરી સવારે અમે લોસ એન્જલ જઈએ ત્યાં તમારાથી વાંચે નહીં અને મજા એ છે તો કરી દેજો એનાથી તમને અમે આશીર્વાદ આપીએ ભૂલચૂક થઈ હોય સુધારી આપીએ જે ભૂલચૂક થઈ હોય ને આજ બોલવામાં કઈ ભૂલ થઈ હોય કે અમે કહીએ છીએ પણ કરવાનું ભૂલ થઈ હોય તો અમે સુધારી આપીશું શું એટલે કાલે અવશ્ય આવા છે ખરું કાલે પરિવારે સોમવારે મળશે કાલે નહીં પરમ દિવસે મળશે કાલે નથી અવાયું એમ બીજા બધા કાલે આવી જજો રજા આવશે ને શું કે છે હવે ક્યાં સુધી આવ્યું આપડે બસ પાંચ આજ્ઞા પૂરી થઈ ગઈ હવે ખરેખર શુદ્ધાત્મા કે હવે અત્યાર સુધી તો હું ભરતભાઈ છું એવું માન્યતા હતી એ માન્યતા એ રોંગ બિલીફ હતી અને તે છતાં અહંકાર હતો હું ભરતભાઈ છું આ મેં કર્યું એ જ અહંકાર ભરતભાઈ છો તમે પણ તે નામથી નહીં કે જાગતી કે નહીં નહીં કે એના મૂળ સ્વરૂપે એટલે હું ભરત ભરતભાઈ છું એ ડ્રામેટિક છે શું છે આ ભરતનો ડ્રામા ભરે ત્યાં સુધી પછી નહીં અને તમે સિદ્ધાર્થમાં તો કાયમ ના એટલે આજે તમે હું હું ભરતભાઈ છું એ ગયું હું ભરતભાઈ છું એ જે નિશ્ચય હતો નિશ્ચયથી કહેતા હતા કે હું ભરતભાઈ જ છું એ ખોટું નીકળ્યું નિશ્ચયથી તમે ખરેખર શુદ્ધાત્મા છો માટે હવે એ ઇગોઇઝમ ગયું આજ શું થયું આજે અહંકાર ચાલ્યો ગયો અહંકાર એટલે હું ભાઈ નું શું નામ અરવિંદભાઈ હું અરવિંદભાઈ જ છું એવું જે કેતા હતા પેલા ખરેખર અરવિંદભાઈ જ છું એવું કહેતા હતા તે જ ઇગોઇઝમ હતું સરસ ભાઈ ને તે આજ ચાલી ગયું અને ઇગોઇઝમ જાય એની જોડે મમતા પણ ચાલી જાય જો આ ઇગોઇઝમ હોય તો મમતા બેસી જાય તે હું હતું જે ભરતમાં બેઠેલું હતું તે હું સુધાર્થમાં બેસી ગયું એટલે એમ જગ્યાએ ગયું એમ ખબર પડે ને અરે વ્યવહારથી આવે તમે ભરત દઈ રહ્યા વ્યવહારથી તમે અરવિંદ વ્યવહારમાં ખાતર વ્યવહાર હાથવા માટે ખરી રીતે તમે શુદ્ધ શું ગુઢાસમાં દશા હતી જે બહિર્મુખ દશા હતી ત્યાં ભૌતિકમાં સુખ છે એ માનેલું તે હવે ઉડી ગયું એ માન્યતા અને આત્મામાં સુખ છે આંતરમાં સુખ છે એ સુખ આપણે માન્યતા ઉભી થઈ ગઈ ને એટલે આપણે અંતરાત્મા થયા મૂળાત્મા હતા તે દશા છૂટી ગઈ અને અંતરાત્મા થયા અને શુદ્ધાત્મા એ આપણે પ્રતિચન બેસી ગયું એટલે આપણે પોતા શુદ્ધાત્મા ધ્યાન કર્યા કરીએ એક વાર શુદ્ધાત્મા થયા કરીએ અને અંતરાત્મા થઈને એક બાજુ ફાઇલો નિકાલ કરીએ બે કામ રહ્યા એટલે અંતરાત્મા એટલે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ કહેવાય અંતરાત્મા એટલે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ બે કામ કરવાનો પોતાના શુદ્ધાત્મા નું ધ્યાન કરવાનું અને ફાઇલ નો નિકાલ કરવાનો ફાઇલ નિકાલ પૂરી થઈ જશે એટલે તમે ફૂલ ગવર્મેન્ટ સમજો ને એટલે ફાઇલો નિકાલ પૂછવા હવે મુસલમાન માં પણ સુધાર્થમાં દેખાય ના દેખાય હાઈવેશન દેખાય એટલે તો પછી આપણે હિન્દુ હિન્દુ કે જૈન કે વૈષ્ણવ એવું તો કશું રહ્યું નહીં આપણે મતભેદ આપણે ના રહ્યો આપણે તો આત્મધર્મ આત્મધર્મ અને આત્મધર્મ એટલે બધા જો આત્મા હોય તે બધાને આપણે આત્મા તરીકે સ્વીકારીએ છીએ અને આત્મધર્મ ને અને ભગવાને સ્વધર્મ કહ્યો આત્મધર્મ સ્વધર્મ અને દેહાધ્યાસ એ પરધર્મ કહ્યો શું કહ્યું દેહાધ્યાસ એ પરધર્મ દેહાધ્યાસ આપણે સમજમાં આવ્યું ને એ પરધર્મ કહેવાય અને આત્મધર્મ એ સ્વધર્મ સ્વધર્મ થી મોક્ષ અને પરધર્મ થી ભાઈ ભાઈ શું બાકી રહ્યું હવે એક વસ્તુ રહી કે આ જ્ઞાન મળ્યા પછી ભગવાને શું કહ્યું કે જ્ઞાની પાસે જ પડી રહેજો શું કહ્યું એટલે કયા હોવું જોઈએ કે ભાઈ અમે તો હવે આ ધ્યાન લીધું છે એટલે અમે ત્યાં આગળ રહીશું ત્યાં ત્યાં અને આ છોકરા મોટા થયેલા છે બધું ગાડી ચલાવશે પણ એ જવાનો અત્યારે રહ્યો નથી એ તમારો અરવિંદ છે ત્યાં અત્યારે હું કોઈ મારી પાસે પહેરી દે કહું તો તમારી ફાઇલો અહીં ગુમા ગુમ કરી દે અરવિંદભાઈ આયા છે કે અરવિંદભાઈ આયા છે કે ભાઈ આ રહ્યા લઈ જાઓ ને ફાઇલો ગુમા ગુમ કરે ને એટલે અત્યારે મારી પાસે રખાય નથી હવે આ કાર્ય તમારે શા માટે મારી જોડે રહેવાનું આખો દાડો વાતાવરણ મળે સુંદર એમનું મુખાર મુખારવિંદ નિધિ થાય જયારે નિધિ કરીએ ત્યારે શક્તિ ધીરે પ્રાપ્ત થાય કરશો એ બધું મોટો પ્રશ્ન ઉભો થયો એટલે હું તમને એક નાની બાબત બતાવું કે આનાથી ફાયદો થશે આ પ્રશ્ન એટલે તમારે રાત્રે ગમે ત્યારે સુઈ જાઓ પછી પછી રાત્રે ગમે ત્યારે સુઈ જાઓ નવ દસ અગિયાર બાર વાગે ગમે ત્યારે સુઈ જતી વખતે આંખો મીટીના દાદા નું નિર્વિજન થયું એટલે તમને શક્તિ પ્રાપ્ત થયા કરે ત્યાં ગોઠવી ગોઠવણી કરી અને હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા સુધી આપણા કોલને સંભળાય એટલું બહાર કોઈ દખલ ના થાય બીજા રૂમમાં એ રીતે શુદ્ધાત્મા સુધાર બોલ્યા કરું સમજ પડે ને શુદ્ધાત્મા સુધારમાં એટલે એ બોલતા બોલતા મેરે ઊંઘાઈ જશે શું થયું તમારે ઊંઘવાનું નહીં તમારે ત્યાં બોલતા અને એની મેરે ઊંઘાઈ જશે એટલે આખી રાત પાણી પડ્યા કર તમે એક વાર ઊંચો પાણી એક બધું પડ્યા કર આ ગોઠવણી એવી છે કે એનો આખી રાતનું ફળ મળે એટલે તમે આમ આ ગોઠવણી કર્યા પછી ઊંઘ આવી જતી હોય બે ત્રણ મિનિટમાં તો શું કરો તમે હે બે ત્રણ મિનિટમાં ઊંઘ આવે ત્યારે શું કરો તમે કેમ બોલતા અરવિંદભાઈ બોલો ને આ ગોઠવણી કરીને ડાયરેક્ટ બધું હું જલ્દી એકદમ ઊંઘાડવાની શરૂઆત થઈ તમે શું કરો પછી સુઈ જવાનું હે સુઈ જવાનું હા પણ એક જણ તો સુધી જાગ્યો આખી વાર ઊંઘાડે તો કેમ ચાલે થોડું ધ્યાન તો કરવું પડે ને એવું ના કરશો બે મિનિટ ઊંઘાડે તો ઊંઘી જશે ગોઠવણી કરીને આ ગોઠવીને સુઈ જવાનું આપણે સમજવું ને હવે આ આ દાદા નિધિ જ્યારથી ગોઠવીએ છીએ ત્યારે બુદ્ધિ તે વખતે ગુંડાકૂટ કરે શું કરે બુદ્ધિ આપણે દેખવા ના દે જલ્દી આજનો દાદા બુદ્ધિ ને એમ કહેવાનું કે ભાઈ આજનો દાદા શું કાલે બપોરે આવજે જમવા આજનો દાદા દાદા નું મને ધ્યાન કરી લેવા દે બીજા વાંધો નહીં એક દાદો જરા જમવા થાય છે ને તો પછી મન સમજી જાય બુદ્ધિ એટલે પણ બુદ્ધિ શું નુકસાન કરે બાકી એક એક માણસ હતો તેને શિખંડ બનાવો હતો તે બે મણ દૂધ લાવ્યો અને પછી દહી કરવું હતું તે ભૈયાજી એનો ઓળખાણ હતો તેને તે લાવી અને કહે મને દહીં કરી આવ્યા એટલે ભૈયાજીએ ગરમ કરાવડાવ્યું અને ઠંડુ પડવા દઈને આટલું દહીં નાખીને હરાવીને પછી આપ્યું આ કશું મૂકી દે સવારે ચોસલા થશે મોટા મોટા સરસ ચોસલા જેવું દહી થશે પણ આ અક્કલ હતો ઠીક કહે છે પણ જોડે જોવું તો પડે ને આવું એમનો હવારમાં તપાસ કરવી પડે એમને એમ થતું છે કે છે પેલા અક્કલ આવતો ને એટલે એના મને એમ થઈ એમને એમ થતું છે જરા જોવું જ પડે ને એટલે પેલા એ ના તું આખી રાખ્યું ઘસઘસતા ટૂંકી જાય એટલે હવારમાં દસલા જેવા દહીં મળશે પણ પેલા બુદ્ધિ થાય એટલે એનું મન માન્યું નહીં તે રાતે એક વાગે ઉઠ્યો તો ત્યાં જોવા ગયો જોઈને મેં વાઘરું ભર્યું મેં તે દહી નો થઈ ગયો દખો બુદ્ધિ બુદ્ધિ ના આજને રાખે તું બે બાર આજની રાત જા કાલે જમવા આવજે કહે કાલે બાર વાગ્યા પછી જમવા આવજે કહેશો ને એટલે બહાર જાય છે તો આપણા હિત ની ખાતર છે ને હવે આટલું કરવાનું રહ્યું તમને શું કહ્યું હવે રાતનું એ વિચાર જો એમાં તન્મય અને ઉપાધિ કરીએ તો કર્મ બંધાય અને કર્મ છૂટું રહે જોયા કરીએ ભરેલું છે એટલે નીકળે છે જે ભર્યા છે તે બીજા નહીં દારૂ નો કેમ વિચાર નહીં ભર્યું નથી બનાવે ખબર પડી નિકાલ બંધન આવે આપણે જોઈને આપણે જોવાનું એમાં તન્માકાર આપણે નથી આવે ધ્યાન કરી લઈને એને કહેજે તું ધ્યાન કરી ઘણા લાગે પડી જાય લખ્યો હતો જયારે આપડે થયું ને પછી મેં તરત લખ્યો હતો બઉ મને પૂછપૂછ કરે તો અમે સાથે જવાના એક જ મોટર માં છે ને દાદા એક સવાલ પૂછવો છે સમય અનાદિ અનંત છે સમય હા એ અનાદિ અનંત જે જે આ સમય છે જે છે તે ઇટરનલ છે ઇટરનલ વસ્તુ અનાદિ અનંત હોય એને એને કઈ એનું ઉત્પન્ન થાય જ નહીં વિનાશ થાય નહીં કાલે હતા ને છ કયા ત્યારે છ કયા કયા કયું તત્વ આવા ઇટરનલ છે એટલે બધો અનાદિ અનંત આ જગત અનાદિ અનંત છે તે એવર લાસ્ટિંગ છે શું કે છે એવર લાસ્ટિંગ હા જોઈ ને બોલીએ છીએ આ બધું ધીરે બધું આ બધા રિલેટિવ બધું પોતાને ખબર ના આવે હવે આપડી વાત એમને સમજ પડે નહીં પરંપરા થાય એટલે અમે કહીએ નહીં બહાર વાત આ તો વિચારકો તત્વવિદ હોય તેમને જ અવાજ છે આ તો અવિરોધ અવાજ અવિરોધ હોય ને ધંધો કરતો હતો ત્યારે એસી ટકા થાય ખરું વીસ ટકા ના થાય એસી ટકા થવાનો સંભવ કયો દાદા ઉચ્ચ આત્મા ની ઈચ્છા હોય તો સંયોગો જલ્દી ભેગા થાય હા જો ને ભાઈ માટે બહુ ઈચ્છા એમ છે પણ ના થયું ના થયું હિંસક ભાવ ક્યારે હોય આત્મામાં ભરે તો હવે આત્મા જુદો એટલે ક્રોધ માન મારેલું ગણાય નહીં અરુણજી ઉભે થાય પણ ક્રોધ માન મારેલું ગણાય નહીં એટલે ચિંતા ના થાય નહીં ક્રોધ થાય ખરેખર બળતરા થાય એવું થાય એટલે ક્રોધ માન મારેલું બધું ગયું છે બધું જ ગયું એમ કે હવે તમારે રાખવું હોય તમારા હાથમાં મેં તો અનાદિ અવતાર થી આ દોરીનો પતંગ ને દોરી હતી ને હાથમાં નથી એની પાસે ભટકતા હતા મેં દોરી તમારે હાથમાં આપી આવી ગુલાબ થાય તો બહુ ખેંચી દોરી હું હતો કરું છું એ ભાન હતું તેથી કર્મ બંધાતો હતો હવે વ્યવસ્થિત કરે છે હું શું કરે છે હું જાણકાર જ છું અરવિંદભાઈ શું કરે છે એનું જ તમારે જોયા કરો મન શું કરે છે બુદ્ધિ શું કરે છે આદમી ના મનમાં તમારે ટચ કરવા નહીં અને તમારે લેવા દેવા નહીં તમારો સંબંધ જ ઉડી ગયો એક પાડોશી સંબંધ માલકીપણાનો સંબંધ ઉડી ગયો એટલે મન ને મન ગમે એમ વિચાર કરતા સારો કરતા ખરાબ કરતા આપણે લેવા દેવા નહીં આપણે જોયા કરવાનું છે એવું મન ચાલે અરવિંદભાઈ જો કદી ડિપ્રેશનમાં રિઝર્વેશન થઈ ગયા હોય કોઈ તો આપણે પાડોશી તરીકે પર બધાવી તેમ બહુ ડિપ્રેશન આવે દાદા ભગવાન ના સિદ્ધ એક બોલે પચાસ મિનિટ બધું વાદળ બધા કેવું ચોપડી આપેલી વાતાવરણ સમજ તેમાં બચાવવાનું ઘણા લોકો બચી જ જાય છે ઘણા લોકો આ વખતે કઈ અડચણ આવે તો પેલા અહીંયા આવ્યા ને દલુભાઈ જાગ્રત થઈ ગયો જાગ્રત થઈ ગયો હવે જાગૃતિ ઉત્પન્ન થઈ એ હવે આત્મા ખસશે નહીં અને ઉપાધિ આવશે નહી પેલો તો હું કરતા છું એ ભાન હતું ખોટું હતું અહંકાર હતું મેડનેસ હતું શું હતું ને જો હોય તો હોય તો હજી આપડે એમ શું કેવાય તારે લાગે પડી ગયું છે કઈ જઈ બગડ્યું હતું હું સુધારી આપે બગડ્યું નથી એમાં વિચાર્યું છે લેતા વિધિ કરીને ચોવીસ છ ચોરાસી શિકાગો જૈન સોસાયટી ជាតែសុទ្ធ Oh, લાલા સાહેબે રહેતી એવું કહ્યું પણ હવે ત્રણ દિવસથી આપણે પ્રમાણે સુધી કહેશું અને જો સ્વામિયા નહીં આવી જાય તો પછી દસ પંદર મિનિટ વધારે રાખશું તો આપણે ડૉક્ટર ધીરુને અનુરોધ કરી કે બે થી પાંચ મિનિટ આપી દે પછી આપણે દાદા સાહેબ મહાદેવ શ્રી કૃષ્ણ નથી આપતા ખાલી પ્રશ્નનો જવાબ આપે છે તો વડીલમાંથી જેમને શ્રી કૃષ્ણ આત્મા વિશે તો કઈ રીતે કોઈ ધર્મ સાચું બીજું હોય સમજી શકો એવી રીતે બધા ભાઈનો કાર્યક્રમ બહુ સરસ થાય હું ડૉક્ટર ઉજ્જવલ ગાંધીને શિકાગોમાં વસતા જૈન ભાઈઓ બહેનો આજે આપની સમક્ષ પરમ પૂજ્ય શ્રી દાદાશ્રી હાજર થયા છે હવે દાદાજી વિશે આપ ખાસ જાણતા નહીં હોય કારણ કે પોતે વર્ષોથી ગુપ્ત રહેલા છે અને હમણાં હમણાં જ બહાર પડ્યા છે એમનું મૂળ નામ અંબાલાલ મુજીભાઈ પટેલ અને જે લોકો એમને દાદા ભગવાન કહે છે એમાં ઘણાને ગેરસમજ થાય છે કે આ દેખાય છે એ જ દાદા ભગવાન છે ખરેખર એ પોતે પોતાની જાતને ક્યારેય પણ દાદા ભગવાન કહેતા નથી કે ભગવાન તો તીર્થંકરો જ હોય કે જે સંપૂર્ણ પરમાત્મા સ્વરૂપ થઈ ગયા છે પણ દાદા ભગવાન જે એમની અંદર પ્રગટ થયા છે તે દાદા ભગવાન છે એ સ્વરૂપ એ જ દાદા ભગવાનનું સ્વરૂપ છે એ જ તમારી અંદર રહેલા પરમાત્માનું સ્વરૂપ છે અને એ જ બધા જે તીર્થંકર સિદ્ધ ભગવંતો થઈ ગયા તેમનું સ્વરૂપ એ જ છે એટલે એ જે સ્વરૂપ છે એને દાદા ભગવાન કહે છે અને એ પોતે પોતાની અંદર બેઠેલાને પોતાની જાતે જ નમસ્કાર કરતા હોય છે એટલે ઘણાને ગેરસમજ થાય કે આ દાદા ભગવાન થઈ ગયા છે પણ ખરેખર એ પોતે પોતાની જાતને ભગવાન કહેતા નથી એ એ ખાસ ખુલાસો મેળવી લેવા જેવો છે બીજું એમનું નામ અમારા મુરજીભાઈ પટેલ છે ભાદરણના પટેલ છે કોન્ટ્રાક્ટનો ધંધો કરે છે અને છતાં પણ આ બધા વ્યવસાયમાં હોવા છતાં પણ પોતે નિરંતર પોતાના આત્મામાં રહે છે એક ક્ષણ પણ આત્માની બહાર નથી જતા જે વિતરાગ ભગવાનો જે માર્ગે મોક્ષે ગયા એ જ માર્ગ એમની પાસે ખુલ્લો થઈ ગયો છે અને મોટી અજાયબીની વસ્તુ તે છે કે પોતે પોતાનું કરી શકે છે એટલું જ નહીં પણ એ બીજાને પણ એ રસ્તે ચડાવી દે છે એ ઠેઠ સુધીનું આપણને પણ આપી દે છે આપણે પણ આપણા આત્માનું ઓળખાણ કરીએ છીએ સંકિત પ્રાપ્ત કરી લઈએ છીએ અને આપણને પણ એથી જ લાગે કે ના હવે આપણને છુટકારો થયો આપણે પણ એક બે ભાવમાં મોક્ષે જઈશું એવી આપણને અંદરથી પ્રતીતિ થઈ જાય છે એવું એમની પાસે જ્ઞાન છે ને જ્ઞાન આપણને આપે છે ત્યાર પછી આપણને અનુભવ થઈ જાય છે એમને આ જ્ઞાન પ્રગટ થયું ઓગણીસો ને અઠાવનમાં સુરતના બેઠા હતા અને અચાનક કુદરતી રીતે આ જ્ઞાન પ્રગટ થઈ ગયું અને એ જ્ઞાન બીજાને આપે છે એ મોટી વસ્તુ એમની પાસે છે અને આવા આવા તો નહીં તો ચાલીસ ચાલીસેક હજાર લોકોને એમણે આ જ્ઞાન આપ્યું છે અને એમને એ બધા પોતે સમ્યક દર્શનમાં રહ્યા કરે છે અને નિરંતર સમાધિ સંસ્થાની આદિવ્યાદી ઉપાધિમાં પણ પોતાને સમાધિ રહે છે એમની પાસે આજે એક એક જ કલાકમાં એ જ્ઞાન આપે છે અને એ જ્ઞાન આપણને પ્રગટ થાય છે એ જે એ રીત છે એક અજાયબ રીત છે એ એને દાદા અક્રમ માર્ગ છે અક્રમ વિજ્ઞાન કે છે એટલે ક્રમિક માં આપણે તપ ત્યાગ જપ કરતા કરતા કરતા પછી પોતાના આત્માની શુદ્ધિકરણ કરવાની અને ત્યાર પછી આપણને મુક્ત અવસ્થા અનુભવમાં આવે અને જયારે દાદા પાસે તમારે તપ ત્યાગ કરવાનું આ કાળમાં તો કોઈ પોસિબલ નથી પણ એમની એમને પોતાને જે જ્ઞાન પ્રગટ થયું છે એ જ્ઞાન આપણને બંધાડે છે આપે છે ત્યારે આપણને પણ એ પ્રગટ થઈ જાય છે એટલે એક કલાકમાં થઈ જાય છે એ એક અક્રમ માર્ગ એમની પાસે પ્રગટ થયો છે અને શાસ્ત્રમાં પણ છે કે ક્રમિક ક્રમ માર્ગ અને અક્રમ બંને રીતે મોક્ષ થઈ શકે એમ છે અને એવા ઘણા દાખલાઓ પણ છે કે જ્યાં માતુષ માતુષ કરતા કરતા મુનિઓ પણ છે તો મોક્ષે જતા રહેલા છે એટલે ભરત ચક્રવર્તીને પણ ઋષભદેવ ભગવાને જ્ઞાન આપેલું તે પોતે રાજપાઠ વૈભવ ભોગવતા છતાં પણ એમને એવું એવું વિજ્ઞાન આપ્યું કે તેને આ બધું હોવા છતાં પણ તને મોક્ષ તારો થશે તને કઈ વસ્તુ અડશે નહીં એવું વિજ્ઞાન એ અક્રમ વિજ્ઞાન આપેલું જનક વિદયને પણ આ જ રીતનું મોક્ષ માર્ગ મળ્યો શ્રેણિક રાજા છે એમને પણ સંસ્કારમાં હોવા છતાં પણ સહાયક સંકેત પ્રાપ્ત થયેલું એટલે અક્રમ માર્ગ ભગવાનના વખતથી ચાલ્યો આવેલો છે અને અત્યારે પણ કુદરતી આપણને આ કાળમાં મળે છે એને એના નિમિત્ત છે દાદાજી અને જેને જેને કોઈને પણ ભાવના હોય એમની પાસેથી મેળવી શકે છે એ તો છૂટા છે આપવા આવ્યા છે આપણને આપણી જિજ્ઞાસા જોઈએ અને આપણને આપણે મોક્ષે જવાની આપણને જેટલી તમન્ના હોય ઈચ્છા હોય એના ઉપર આધાર છે અને દાદાજી ને કોઈ પ્રવચન કે એવું તેવું કશું કરતા નથી કારણ કે જ્ઞાનીઓ હંમેશા સહજ હોય સહજ રીતે એમની વાણી નીકળતી હોય અને એ આધારે જેના નિમિત્તાધીન હોય જેના જેવા પ્રશ્નો હોય જેની જેવી મૂંઝવણો હોય જિજ્ઞાસા હોય એના આધીને એમની વાણી નીકળતી હોય છે એટલે આપ લોકોને જે પણ કઈ પ્રશ્નો હોય સવાલો હોય જિજ્ઞાસા હોય મૂંઝવણ હોય એ પૂજ્યશ્રીને પેપરમાં લખીને મોકલાવી આપો જેથી કરીને એક એકના એ ખુલાસા કરશે અને તમને તમારું સમાધાન મળશે લેક્ચર સામે આપણે ઘરે જઈએ ને પછી આપણને કશું યાદ ના રહે અને ખંખેરી દઈને બેસીએ તે એનો કોઈ અર્થ નથી પણ આપણને જે કંઈ મૂંઝવતો આપણો પ્રશ્ન છે એનો જો ઉકેલ આપણને મળી જાય જે પ્રશ્ન આપણને વર્ષોના વર્ષો મૂંઝવતો હોય એ દાદા પાસે બે મિનિટમાં આપણને ખુલાસો થઈ જાય તો એવું આ એમની પાસેથી થાય છે માટે બધાને વિનંતી છે કે આ તેજાસે સામે ચાલીને અહીંયા અમેરિકાની ભૂમિમાં તમને આવા જ્ઞાની પુરુષ ભેગા થયા તો એ કામ કાઢી લેજો આ કોઈ ધર્મ નથી સંપ્રદાય નથી વિતરાગો દરેકને માટે છે આપણને એમ લાગે કે વિતરાગ આપણા છે પણ વિતરાગ તો બધાને માટે છે એટલે આ જેને જેને જોઈતું હોય એને એને મળે એવું છે હવે થોડાક પ્રશ્નો આવ્યા છે એટલે દાદાજી પાસે શરૂઆત કરાય એટલે આપણને ઓછા સમયમાં વધારે કામ થઈ શકે જય સચિદાનંદ એક મહેરબાની કરીને જે પ્રશ્ન પૂછવાનો હોય તો દસ મિનિટની અંદર પૂછી લેજો ત્રણ વાગે શા આપણે સ્વામી પ્રોગ્રામ માટે બોલાવી રહ્યો છે તો દસ મિનિટ પૂછી લેજો. નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો નમો આયરિયાણમ નમો નમો વત્સાયણમ નમો લોએ નમો લોએ કવ સાહુણમ આયતો પંચન મુક્કારો આયતો પંચન મુક્કારો પાવપણાસણ સૌ મંગલાણમ ચ ભવે મંગલમ નમો હરિહંતાનમ ભગવાન જેને પોતાના દુશ્મનો જે ક્રોધ માન મારા લોકો કહેવાય છે તે કટાયોને જેનું નિવારણ કર્યું છે જેને હણી નાખ્યા છે તેવા નમો હરિહંતારામને નમસ્કાર કરું કટાયો હણી નાખી અને જગતના કલ્યાણમાં જે વર્ગ્યા છે એવા નમસ્કાર હરિહંત ભગવાન ને નમસ્કાર કરું કચાયો હણાઈ જાય એટલે હરિહંત થઈ ગયા કચાયો બધા હણાઈ જાય ક્રોધ માન માયા લોક કટાય કહેવાય અને કચાયો ગયા એટલે અકટાઈ થયો એટલે હરિહંત કહેવાય હરિહંત જગત નું કલ્યાણ કરવા માટે સર્જાયેલા હોય નમો સિદ્ધાનંદ અહીંથી निर्वाण થઈ અરિહંતે નિર્વાણ થઈ અને કદી ત્યાં સિદ્ધ ગતિમાં જાય કે સિદ્ધ ગતિમાં બધા સિદ્ધ સિદ્ધ ભગવાન કહેવાય મે સિદ્ધાર્થને નમસ્કાર કરું છું સિદ્ધોને નમસ્કાર કરું છું અરિયાન કેમ પેલા મુકવા માં આવ્યા કે പ്രത്യક્ષ ઉપકારી છે સિદ્ધાર્થ പ്രത്യક્ષ ઉપકારી નથી અરિહંત આપણને અહીંયા કે દર્શન કરાવવામાં મળે એમની પાસેથી ગાણ નામ મળે આપડા દોષ દેખારે એટલે પ્રત્યક્ષ ઉપાડી ગણી અને પહેલા પ્રથમ મૂકવામાં આવ્યા નમો સિદ્ધાણ નમો આયરિયાણ આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું જેને સમ્યક દર્શન થયેલું છે જેને સમ્યક દર્શન થયા પછી પોતે આચાર પાડે છે આચાર પાડે છે અને આચાર ભરાવડાવે છે એવા આચાર્ય ભગવાન ને હું નમસ્કાર કરું છું નમો ઉપધ્યાયણ સમ્યક દર્શન થયું છે એવા ઉપાધ્યાય જે પોતે ભણે શાસ્ત્રો ભણે અને બીજાને ભણાવડાવે છે તેવા ઉપાધ્યાય ભગવાનને હું નમસ્કાર કરું છું નમો લોહી સર્વ સાગુણમ જેને સમ્યક દર્શન થયું છે અને આ આત્માની દશા સાધે છે એવા સાધુ ભગવાનને નમસ્કાર કરું છું ભેંસો પંચ નમુસ્તારો આ પાંચ ચમત્કાર મંત્ર છે તે સર્વ પાપ બાબત સર્વ પાપને નાશ કરનારો છે સર્વ પાપોને નાશ કરનારો છે મંગલા અનંત સવેથી પડમ હોય મંગલમ બધા મંગલોમાં સૌથી પ્રથમ મંગલ છે માટે એ ભજવા યોગ્ય છે ચાલો ક્યાં છે પ્રશ્ન આ પ્રશ્ન છે પ્રશ્ન છે પાર્શનાથ ભગવાન ની વિતરાગતા કેમ વખણાય પાર્શનાથ ચોવીસે શંકરો વિતરાગ હતા પણ પાર્શનાથ ભગવાન ને કમટ કમટ જયારે એમની ઉપર ઉપસર્ગ કર્યા ઉપરથી પાણી વરસાદ વરસાદ કરાવડ્યો ઉપરથી કાંકરાચારી કર્યા એ બધું ઉપરથી ઉપસર્ગ કર્યા ત્યારે ધર્મેન્દ્ર દેવને ખબર પડી કે આ ભગવાન ઉપર ઉપસર્ગ થઈ રહ્યા છે એટલે પોતે એમની દેવીને કહી અને જાતે પધાર્યા અને પોતે ભગવાનને વીટાઈ અને પોતે એમની પર કંઈ પણ કાંકરા પડે નહીં વરસાદ ન પડે એવી એમની રક્ષા કરી અને દેવીઓએ નીચે કમર રચી અને ઊંચા કર્યા પાણી જબરદસ્ત આવેલું એટલે ઊંચા કર્યા પાણી એને અડવા ના દીધા તે ધર્મેન્દ્ર દેવે તે વખતે રક્ષા કરી ભગવાનની અને કમઠ આટલું બધું ઉત્સર્ગ કરે છે છતાં જે કમઠ એ અપકારી માણસ કહેવાય ભયંકર દુશ્મન કહેવાય છતાં જેને ચિંતિત માત્ર દ્વેષ નથી અને જે ઉપકારી ઉપર ચિંતિત માત્ર રાગ નથી એવા પાર્થનાથ ભગવાનને નમસ્કાર છે પાર્થનાથ ભગવાન પ્રત્યક્ષ એમની વિતરાગતા દેખાય છે કે હો આટલા ઉપકારી છે ગણેન્દ્ર દેવને દેવીઓ છતાં એની ઉપર રાગ નથી આટલો અપકારી છે આટલી બધી દુશ્મનાવટ છે છતાં તેની પર દ્વેષ નથી એ પ્રત્યેક એમનો વિતરાગતા દેખાય છે માટે એમની વિતરાગતા બહુ વખડાવી છે અને જેથી એમની પર દેવીઓ પણ બહુ ખુશ છે પ્રશ્ન છે કે મોક્ષ પ્રાપ્તિ મેળવવા શ્રેષ્ઠ ઉપાય કયો મોક્ષ પ્રાપ્તિ મેળવવા માટે ભગવાનનું ભગવાન નો આત્મા સમજવાનો સમજાવેલો માર્ગ કે જો જાણવામાં આવે તો મોક્ષ પ્રાપ્તિ થાય આત્મા જાણ્યા સિવાય મોક્ષ પ્રાપ્તિ થાય નહીં આત્મા જાણે ત્યાર પછી પ્રસિદ્ધિ બેસે ત્યારે સમ્યક દર્શન કહેવાય સમ્યક દર્શન સમ્યક થયા સિવાય મોક્ષ માર્ગ ખુલ્લો થતો નથી ત્યાં સુધી મિથ્યાત્વ જતું નથી એટલે સમ્યક થાય ત્યાર પછી આત્માનો અનુભવ થાય ત્યાર પછી મોક્ષ થાય મિથ્યાત્વ જ્યાં સુધી હોય ત્યાં સુધી સમ્યક્ત થાય નહીં મિથ્યાત્વ કોને કહેવાય શું ભાઈ નું નામ શું આપનું નામ શું કનુભાઈ કનુભાઈ હું કનુભાઈ છું એ રોંગ બિલીફ છે પોતે કોણ છે જાણતા નથી અને જે નામ આપ્યું છે my name is Kanubhai not you are Kanubhai મારી નેમ ઇઝ કનુભાઈ કનુભાઈ નામ છે સાધન છે આજે એને બાકી ખરેખર તમે નથી તે અને તમે જે છો એ જાણતા નહીં હોવાથી તમે જે કનુભાઈ છે માનો છો એ રોંગ બિલીફ છે અને રોંગ બિલીફ એટલે મિથ્યાત્વ છે આ બાય પછી આ બાયનો ધણી છો બીજું મિથ્યાત્વ અને માનો છો અનુ કાકો છો હું જૈન જૈન છું વૈષ્ણવ છું વાણીઓ છું બધા મિથ્યાત્વ છે આટલા એટલા બધા વિદ્યાર્થીઓ બેઠા રામદલીકો બેઠી બધા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ જાય સમ્યકતા થાય એ સમ્યકતા એટલે રાઈટ બિલીફ ખરેખર હું કોણ છું એ મારી રાઈટ બિલીફ એનું નામ સમ્યક્ત એ જ્ઞાની પુરુષ પાસે થાય પછી જ્ઞાની પુરુષ ના હોય ત્યાંથી થઈ શકે નહીં પોતાની જાતે થઈ શકે નહીં આત્માને બે ભિન્ન કેવી રીતે ભાષે તો કે આત્મા જાણ્યો જયારે ભ્રાંતિ જાય ત્યારે બે જુદા જુદા કાર્ય થયા કરે પછી કર્મ કર્મ ના બંધાય ભ્રાંતિ જાય પછી કર્મ ના બંધાય જ્યાં સુધી હું કનુભાઈ છું ત્યાં સુધી કર્મ બંધાય અને હું કનુભાઈ છું એક વ્યવહાર પૂરતો છું ખરી રીતે નિશ્ચય નિશ્ચયથી નથી એવું જયારે ખાતરી થાય ત્યારે કર્મ બંધાતા નથી તમે કનુભાઈ છો પણ વ્યવહાર સિદ્ધે નહીં કે નિશ્ચયથી તમે માની બેઠા હું નિશ્ચયથી જ કનુભાઈ છું એ જ ભૂલને લઈને સંસારમાં ભટકવાનું છે એ ભૂલ છૂટે તો મોક્ષ પણ ચાલે જાય બીજું કઈ અને દાદા સાહેબ ને સૌ આભાર માનું છું અને આ પ્રોગ્રામ પાણી થઈ જાય છે આવો પણ ન્યાય નીકળે મહાવીર ના ગીતો મહાવીર ની સામે ગવાય દાદાજી મહાવીર ભગવાન ના ગીતો મહાવીર ભગવાન ની સામે ગવાય ઓળખાણ ના પડે ઓળખાણ ના પડે હવે કાઢે નહીં બાર એ સમજણ પ્રમાણે છે પણ જે બન્યું એ કર્યા હું તો છેલ્લે તમારે પ્રદીપભાઈ લખીને આપ્યું હા નંબર આવે હવે ક્યારે આવશે તમે દર્શન કરવા કાલે છે ને કાલે કાલે સાંજે કેવું બંધાય એવું બંધાય દાદાજી જેવું નથી ઝઘડો કરે મને કામ અમાર ધાર્યું છે અમે ફાવે કરી દાદાજી પ્રેસિડેન્ટ ફોર્ડ આવ્યો હતો પ્રેસિડેન્ટ ફોર્ડ અમે બેસ્ટ વેસ્ટર્ન ની મિટિંગ માં ગયેલા તો ત્યાં કોઈ અમારે કામ બધું તમે કોણ વચ્ચે આવો છો કે જે બન્યું એ તો ન્યાય તો બહુ સુંદર ન્યાય કહેવાય આપડે કરુણા છે મને એવું થયું ભગવાન ની મૂર્તિ હતી ને ભગવાન ની મૂર્તિ હતી ને અમને એટલું થાય કે આને કર્મ જે બાંધ્યું એ ભારે કર્મ બન્યું એની ખુરશીઓ આપણે પૂછી આપી એના ટેબલ આપણે ખસે આપડે એમ કીધું છે જગત નિર્દોષ તું હજી એટલો કાચો છે બાંધવાનો અધિકાર છે દરેક ને પોતપોતાને જે કર્મ બાંધવું હોય તે બાંધવાના અધિકાર કોઈનો અધિકાર આપણે ખૂંચવી નહીં શકીએ દરેક જે કર્મ બાંધી શકે સ્વતંત્ર આપણા કર્મ